એવી થાય ના ઉછાય બટ વિચારો વિચારવાનો એટલું છે બીજો ધંધો જ નહીં વિચારો છે ખરા વિચારો ના ખરા વિચારો બે ટિકિટ ભાગવે નહીં પણ આ બધું ચીપનું જ તો વાન છે અંદર જે ભટકે કહો ને અંદર પણ ચીજ ભટકે ત્યારે આ મન દેખાડે બુદ્ધિ દેખાડે અહંકાર દેખાડે નહીં તે ઘડીએ ચીજ એની અંદર મન બન બધા જઈ આવે બધું ચીજું જ કામ મન તો ફક્ત વિચારવાનું કામ એટલે એમ વિચાર નહીં ચીજ દેખાડે ખરું ચા મન તક કપાટ કપાટ એને ચીજ દેખાડે કે હા સરસ મન ખુશ સારા વિચાર આવે એ બધા ચિત્ત ને લઈને આ બધા ચાલે બધા મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા ચિત્ત ને ચિત્ત ના ઉપર બધો આધાર છે આખો ભ્રાંતિ માર્ગ જ ચિત્ત ઉપર આધાર અને ચિત્ત ખરાબ દેખાડે એટલે મન છે ખરાબ ભરક ભરક થશે આમ થઈ જશે તેમ થઈ જશે આમ થઈ જશે વિચારો પડી જાય પછી બુદ્ધિ પછી પડે બીજીને લાવે નહીં ઉકેલ લાવી નાખી અહંકાર એમ જોડે પણ આ બધું ચીજ નું છે બુદ્ધિ અને લિમિટમાં શું ખાવાનું વધારે છે મારે બધા ધ્યાન છે કેટલા હવે આવા મહાત્માઓને બધા પ્રોબ્લેમ હોય તમે સોલ્વ કરતા હોય મહાત્માઓ બધા પ્રોબ્લેમ લઈને આવતા હોય અને આપ તેને સોલ્વ કરતા હો ત્યારે મન બુદ્ધિ ચિંતન કામ તો કરે ને તમારું બધા વ્યવહારિક પ્રોબ્લેમ હોય તમારે તમને પાસે લાવે બધા તમારા મન બુદ્ધિ ચિત્તને અહંકાર કાર્ય તો કરતા હોય ને એટલે શું તો બધાનો ફટાફટ ઉકેલ લાયા પછી કઈ રીતે બધાનો ઉકેલ લાવી આપો છે કઈ રીતે કોને આપી દો જે વહીવટ કરનારા હોય દુનિયા જે વહીવટ કરે છે જ્ઞાન થી ખુલાસા બધા આપો છો ને જોડે આવો પ્રોબ્લેમ છે કે મારે સાસુ જો પછી તમે જે ચીજ સમજણ થી કરાવો છો એ ચિત્તનું કામ હા એ ચિત્તનું કામ ચિત્ત અને પ્રજ્ઞા બે ચિત્તનું કામ હોય છે એટલે ચિત્ત દેખાડે અને પેલી બુદ્ધિ ને બદલે તમારું પ્રજ્ઞા કામ એટલે પણ ચિત્ત નું દેખાડે તમને શું દેખાડે દાદા રસ્તો એનો વિચાર છે જે નહીં દેખાતો એ રસ્તો દેખાડે હું દેખાડી અને બધા જવાબ માગે ત્યારે જવાબ મળે બરાબર છે ને દુકાન જવાબ તે ઘડીએ ચિત્ત હોય એકદમ શુદ્ધ થી કેવું એટલે શુદ્ધાત્મા કરો શુદ્ધાત્મા કરો જે ગો એ શુદ્ધ થી એકાકાર ના થાય જગના છે તો પછી એકાકાર થઈ આ બધું ઝંઝટ બધી બંધ થઈ ગઈ કર્મ પૂરો થઈ આત્મા નહીં બધું પ્રજ્ઞા જાય અહંકાર અહમ અહમ તો ઉડી જાય અહમ તો ઉડી ગયેલો તાર પહેલા વિચાર આત્મા ના પર્યાય છે ને આત્મા આ દેહ માં છે અને કે પર્યાય સાથે છે તો આ ચિત્ત પ્રજ્ઞા અને પેલા આત્મા ના પર્યાય એમાં શું સંબંધ હોય છે ચિત્ત પ્રજ્ઞા અને આત્મા ના પર્યાય એનો શું સંબંધ હોય છે આત્મા પર્યાય આત્મા પર્યાય શું શુદ્ધ હોય કારણ આત્મા છે ને કે દ્રવ્ય ગુણ પર્યાય વાળો છે અને એનો પર્યાય તો નિરંતર ઉત્પન્ન થાય જતા રહે ફંક્શન હોય પ્રજ્ઞા ફંક્શન હોય પર્યાય શુદ્ધ થાય તો કેમ ના હા તો તે ઘડીએ આત્માનો પર્યાય હોય ને હા બસ શુદ્ધ થાય પર્યાય શુદ્ધ થાય ને ગુણ શુદ્ધ થાય તો પછી કેવું જ્ઞાન થાય એટલે કોઈ બાકી હોય ત્યારે આ બધું જુદું હોય ને પણ શુદ્ધ થવાનું બાકી ગુણ શુદ્ધ થવાની જરૂર આ બધું ખબર અભેસારે ગુણ શુદ્ધતા નું ફળ આપે નહીં આપે નહીં ફળ આપે તો જ કેવું જ્ઞાન થાય ને થાય ને આવરણ વાળા તને શું થાય તાર માળું પકડેલો પછી ઉઠાઈ જવા શું કશું કરું ને જવું જવાનું બે જણ બે કપડા જવાના જેવું કરવું પડે જેવું કરવું પડે બઉ જતી રાક્ષસ એવી જતી સ્ત્રીઓ એવી હતી કે રાક્ષસ એ પુરુષો આવે છે સ્ત્રીરા બહુ શક્તિ હોય છે જે વિખરેલી વિખરેલી સ્ત્રી હોય ને એ બહુ શક્તિ વિખરેલી તો ત્યાં શું કરવું દાદા ત્યાં શું કરવું છે શું કરે છે એ તો ઘણી કરી દે ના કરે પુરુષો જેમ બળાત્કાર કરે છે ના સ્ત્રીને હાથ નહીં હડાડવો હાથ હડાડે પોઈઝન થઈ ગયું પોઈઝન દબાઈ આવે શું થાય એ હડાડે તેને ગભરાવાનું આપણે ઈચ્છા નહીં હડાડવું શું આપણે ઈચ્છા પૂર્વક નહીં તારે મારું બધે ગભરાવું નહીં ગભરો બધા બધા એને બધે ચીજ છે તો બધા બધા ભાઈ છે એટલે આપડે અંદર બહુ હારી છે ભાઈ બહુ જોર કેવું થતા સ્ત્રીના અડા નહીં આડ્યા ગયા તમારું સંતે બધા બને એટલે કઈ નહીં બધા કોઈ પણ સ્ત્રીના હડ્યા એટલે થઈ ગયું ચીત ચીત બ્લેમ વાળું ચીત દાગા વાળું થઈ જાય એ ડાગો જાય નહીં સ્ત્રીને અડાવી તમને તો વાંધો ના હતો તમને મનમાં ધ્યાન ના થઈ જાય ખરાબ છે તેમ સારી તો લાગે જ ના છે સારી લાગી માર્યા ગયા સારી લાગે તો માર્યા ગયા ગણો ખરાબ લાગે થઈ જાય છે ધોરણ કરે ધોરણ કરવાનું એટલે કેવી ધોરણસર ના બાર રૂપિયા પગાર શું કરીએ ચાર હજાર પગાર શું બાબા કહું બાબા કહે તો છોડે ના છોડે પર્વતિયાની પાસે ચાપે રહેવું સ્ત્રી કાંડ પકડે તો ચાપે રહેવાનું જે પકડ્યું તો કેટલી ભરવાની આમ કરે તો આતું થઈ જાય આપડે થઈ જાય કળા કરવાની નથી દાદા કળા કરવાની એ તો ચીજ જેવી હોય વાટ ચીજ જેવી હોય સારું ના કાઢે તો આંખ બબલી જેવી હોય બબલી જેવી એમ છે ના ધરાય જાડો માણસ કશું નહીં કરી શકતો પાત્રો પણ ધરાય પાડે ને બાકી નહીં ના પડે નઈ અરે યાર થોડી જણ યાર પેલાની પ્રકૃતિ કરતા અત્યારે બહુ ફેરફાર થઈ ગયો બહુ બૂમ પાડ્યું ને તો બરોબર પડે છે ના ઘણો ફેર થયો ઘણો ફેર પડી ગયો મને ગમ્યું ને ક્યાં પહેલાની પ્રગતિ ના આ કરતા કરતા આગળ પછી પ્રયોગ થયો ના થઈ થોડો થયો બેબી બોલ્યો સ્ત્રીને જેવા થઈ જાવ સ્ત્રીની પથારી ઇન્ડસ્ટ્રી ગયા સ્ત્રી રહી ગયા સ્ત્રીની જ્યાં જગ્યા પર બેઠા હતા જગ્યા હાથ હેઠળ જો દહ દહ દાડા ઉગે પત્ર મોટું જોખમ કેવાય ગમતરી રાખવાનું હોય ત્યારે જેને ચીજ બગાડવું હોય તેને ઉપાડવું જોઈએ શું કહ્યું ચીજ બગડે ને તમે બગડે આ કર્યું માર ફેંકીને મરી જાય શું એટલે નવ વાળ દીકરા કોઈ નવ વાળ આપી છે દાદા નવ વાળ થી અક્ષર બહુ ઊંચી વસ્તુ છે આ પુસ્તક વાંચ્યા આગળ વાળ હસાય ના એ તો અત્યારે વાર હસાય દાદા નું પુસ્તક બધું દાદા એ અનુભવ કેટલા આતાનો અનુભવ એક આ વિષયનો અનુભવ અને એક વ્યવસ્થિત અનુભવ બે અનુભવ પ્રગટ કર્યા વ્યવસ્થિત વિષય માટે જેટલું કોર પડી છે ને આપ બોલ્યા છો અને ક્લિયર આપ સમજાવો ને તરત બેસી જાય છે એવું એટલે વ્યવસ્થિત મહાત્માઓને અને અમને જ્ઞાન પછી પણ ઘણા વખત સુધી વ્યવસ્થિત બેસી નથી જતું એનું પાછું કારણ સમજાતો વાર લાગે સમજાતો વાર લાગે તો પણ ભવિષ્ય ચિંતા રહેશે અગ્રસો જોડી ગયો આખું જગત ભવિષ્ય ના ભયથી પીડાય જેમ જેમ વિષય નું આખું વિજ્ઞાન બહાર પડ્યું આત્મા સ્વરૂપ શબ્દ સ્વરૂપ માં ઉઘાડું કહી દીધું ઉઘાડું શાસ્ત્ર માં એને જડે ભાષામાં અને આ સાદી ભાષામાં દાખલા સાથે બુદ્ધિ ને ગાંઠે ને એવું બધા જ્ઞાન ને બુદ્ધિ ગાંઠે પણ આ જ્ઞાન આવો નહીં પબ્લિક ને કેમ ફેરફાર કરવું છે પબ્લિક ને કેમ ફેરફાર સીડી કરવો પેલા કૃષ્ણમૂર્તિ કે શ્વાસ સુધરતા નથી પણ સીરી સુધે કોણ છે તમે બોલ્યા કરો નહીં હા બરાબર એ એના એટીકેટમાં જ રહેતું અને એમને જે વાણી બોલે છે એમ મળતું આવે છે સુધારો ને મૂળમાંથી એટલે પર્સનાલિટી લાવે એટલે સારું વળ્યું છે કેટલા વાર દોડ વર્ષથી સ્ત્રીને કોઈ રડે તો બસ માં કેવું બસ માં ઘરે કેવું થાય ને ઈચ્છા પૂર્વક આપણને ગમે ના એવું હે ના એવું નહીં એ રોગ બેઠો મારે બેઠો આમ બસ માં અડે ત્યાં જોડે બે ખોરાક બેસે વધે તને ગમતું ના હોય કોણ ગઈ શું બગડી ગયું એ સ્ત્રી તો માર નથી એ કે ભેસો છે જેમ કે કિશનગઢ માં હોય કિશનગઢ ની માં હોય મહાત્મા જ્ઞાની અંદર પણ આમ ના ગલગલિયા ના થાય ના થાય ના થાય આ બાજુ જો ગલગલિયો ગલગલિયા થાય તો માણસ કેમ કહેવાય કંટાય છે ને હે તેને કઈ જાય વાંધો છે કોઈની થોડી ઓછી થાય ને <laughs> જાગે ભાઈ તને તમે ના કહીએ આપણે વાત કરી હતી ચીમનભાઈ પેડારોડ પેડારોડ એક વાત નીકળી હતી એટલે આમ જ એટલે સ્ત્રી દેખાય છે આત્મા રહ્યો છે મને હજુ સ્ત્રી દેખાય છે તો આત્મા રહ્યો છે ત્યારથી બરોબર પેલું જાગૃતિ પાસે એક સેજ ભૂલ થતી હતી તે ઉડી ગયું અને જ્યાં સુધી સ્ત્રી દેખાય છે ત્યાં સુધી પેલું વિકાર પરિણામ ઉભું થાય છે અને આત્મા દેખાયો તો પેલું અસ્તિત્વ નથી મોટું જોખમ છે છેલ્લા પેલા વિકાર પરિણામ આત્મા તરીકે જુએ ત્યારે જ ઉડે ને છેલ્લા જે લાડીને સંબંધ આવે ત્યારે બધું છૂટી જાય એવી રીતે આખરીને આત્મા તરીકે જુએ ત્યારે જ વિકાર પરિણામ છે અત્યારના ચાલે હા છપાયું છે આ તો બહુ અનિવાર્ય હથિયાર છે પણ પણ જે પેલું આમ સહેજ પેલું પરિણામ ઉભું થાય એનું જે અમે રહ્યા કરે તે પરિણામ આનાથી ઉઠતું હતું આ આત્મદ્રષ્ટિએ ખરાબ કર્યું પેલું પરિણામ આપેલો છે તો મિનિટ ત્યારે થ્રી રીઝન આપણે પેલો અમારે કહ્યું છે કે અમારો પ્રયોગ આવો હતો એટલે first vision second vision third vision પછી પછી એની બહાર આત્મા જોઈએ અમે કે જે શુદ્ધ છે એટલે ચોથું આ મૂકેલું હોય છે આપણી પાછળ તો અમારે કોઈ મદદ નહીં ને એટલે જાતે જાતે શોધખોળ કરવું પડે પણ એક એક કોઈ મદદ નહીં એ હિસાબે તમારા કરતા અમે વધારે પૂછતા જ એટલે ભેગું જ્ઞાન હોય તો કચરો સુધે વિશેષ દુનિયાનો પડી રહ્યો છે પછી અજીતનાથ નો પડી રહ્યો છે બધું બધા પડી રહ્યો છે અને આ આપે પેલું કીધું ને હમણાં હમણાં પૂછ્યું ને કે તું આમ હડે તો ગલગલિયા થાય કે ના થાય એમ એમ દાદા હું હડું નહીં અડું તો નહીં પણ અત્યારે હજુ પાકું કરું છું ત્યારે કે અડવાથી ગલગલિયા ના થાય હજુ આમ એ ખાતરી ના એટલે હજુ પાકું કરવાનું છે <coughs> આ બધું મૂકીને આપણે પાકું કરી લઈએ <coughs> ગાયો બેસે છે કેમ નહીં થતું ખબર લે એ સ્ત્રી હોય અમુક દેવા ઉડી જાય કઈ લે આ બધું લખી એ બધા દ્રષ્ટિઓ ભૂખ નું કરે આ જે એડજસ્ટ થાય એ કરી તું તું કઈ એડજસ્ટ કરું છું ક્યારે કેટલા વર્ષથી શ્રીના રહ્યો નથી એની ભૂલતું વાત દવા કરી આવે પૂછે કેટલા વખતે ચાર પાંચ વર્ષ ચાર પાંચ વર્ષથી નથી અડ્યો અડ્યો નથી આદર હેલો આવી જાય પણ નથી તને ગમે નહીં એ જો કશું આમ કરવા જાય આમ આમ કરવા જાય આમ આમ કરવા જાય તો તને ગમે ઉભો થઈ જાય શું કશું બેઠો છે એ ક્યાં કે એ બધું તારી જોત થઈ જાય બધા એવી બધી ઘરનારીઓ હું નથી જોઈ ગયો હા તમને થઈ શકે બધું જગતમાં છે ગુંચાયું શું નથી બુદ્ધિ હા શું ઇનામ બોલી જવાનું મારે એક વાર હું થયું બે માળની બાત હોય ને બે માળની બાત હતી ને તો બીજે બધે જગ્યા હતી તો પણ એ છોકરી હતી ને મારી જોડે આવીને બેસી ગઈ માં પછી ઉભો થઈ ગયો અને જંગલી વેડા થાય બ્રહ્મચર્ય પાડવું એટલે જંગલી વેડા બ્રહ્મચર્ય પાડવું એ તો દાદા પાસે અહીં આવ્યા પછી એક સહજ વસ્તુ જેવું લાગે કે ખુશ સહેલાઈથી થઈ ગયું બાકી જ્ઞાન દાદા નતા મળ્યા ત્યાર પહેલા બ્રહ્મચર્ય પાડવું એટલે કઠણ કઠણ વસ્તુ હોય તો એક જ એમ બારે કોઈ પણ માણસ આજે ગમજેલા શબ્દ ઉપર તો એ થઈ કે ના ભાઈ પડાય એવું નથી શક્ય નથી આપણે પડાય એવું નથી એવું કરે અને અહીં બહુ સહજ પ્રાપ્તિ થઈ ગઈ આપણું વિજ્ઞાન એવું થઈ ગયું સહજ રીતે પાડવા દે પાડવા દે અને મને એનો પોતાની મજબૂતી હોય તો પાડવા દેવો પોતાની મજબૂતી દે તારી મજબૂતી નહીં મન ફોલ નહીં બોલ મારી જાય ચાલ તો જાય ને એ વસ્તુ થઈ જાય ચાર બોલ મારી છે પણ પછી જવા નહીં દેતો બધું જવા નથી દેતો બોલ જાય ખરું બોલ આગળ ફેર હા પણ ફેરવી નાખું છું બધું હા એમ હા રાગે પડશે હા ગલગલિયા ના થાય ગલગલિયા થઈ જાય ખરા ત્યાર પછી શું કરીએ ગલગલિયા કેમ થાય બ્રહ્મચર્ય આ પુસ્તક જ આ દાદા પાસે સાંભળે તો બે વાક્ય એટલે દસ મિનિટ પંદર મિનિટ પેલું સાંભળવા મળે નહીં અને આ પુસ્તક તો આખા દસ પંદર વર્ષ મેં બધા એક્સેપ્ટ આવી ગયો આપણે ના હોય ત્યારે પુસ્તકો આમ લાગે પુસ્તકો તમે છપાઈ રહ્યા પબ્લિક પર બહુ ઉપકાર કર્યો બહુ સારું કામ કર્યું દાદા બીજા બધા છપાવા તૈયાર થયા હતા ને બધાની બ્રહ્મચર્ય બધા છપાવવાનું બધા બહુ જાગ્યા હતા ને આ લોકો અધ્યાત્મ પુસ્તક કાઢ્યા હતા પણ એકું અધ્યાત્મ પુસ્તક નથી વાતું આ લોકો કે ઉપર અધ્યાત્મ અધ્યાત્મ શબ્દ નો લોકો દુરુપયોગ થયો અને લૌકિક ભાષામાં લઈ ગયા લૌકિક ભાષામાં દુરુપયોગ નહીં પણ લૌકિક ભાષામાં અલૌકિક ભાષાનો શબ્દ અધ્યાત્મ તે લૌકિક ભાષામાં લઈ ગયા અધ્યાત્મ ધર્મનો અર્થ એટલે કે આત્માને આત્માને સન્મુખ થયા હોય તે લોકોને જ અધ્યાત્મ હોય આત્માની સન્મુખતા શરૂઆત થઈ હોય ત્યાંથી જ અધ્યાત્મ કહેવાય બાકી સંસારની સન્મુખતા હોય ને અધ્યાત્મ કેવું એ કઈ ગાલ સન્મુખતા થવું જોઈએ પણ એ કઈ રીતે થવું જોઈએ એ કઈ રીતે થવું જોઈએ આપણું હિત આત્માની વિમુખતામાં હિત રહ્યું છે કેમ એ જોઈ લેવું આપણે આ ભૌતિક સન્મુખતામાં આપણું હિત રહ્યું છે કેમ હિત લાગે છે ભૌતિક સન્મુખતામાં આત્મા ક્યાં તો આત્માની સન્મુખતા હોય એ કહો તો ભૌતિક દ્રષ્ટિ ફેરત છે ખાલી આ દ્રષ્ટિ આમ હોવાથી બધું એ બેને સાચર સત્ય લાગે છે અને દ્રષ્ટિ જો ફેરી આવનાર હોય ને આમ થાય તો એ જ સત્ય લાગે એટલે આ આ દ્રષ્ટિમાં સુખ પડ્યું કે દુઃખ પડ્યું એ જોઈ લેવું જોઈએ આપણે સુખ પડ્યું ખરું ભૌતિક દ્રષ્ટિ માં સુખ પડ્યું કદાડો સુખ સાથે સાથે દુઃખ બી સુખ તો છે પણ સાથે સાથે દુઃખ બી જોડાયેલું છે હા પણ જે સુખની પાસે દુઃખ હોય ને એ સુખ જ ના કહેવાય કલ્પિત સુખ છે કલ્પિત સુખ છે સુખ તો એનું નામ કહેવાય સનાતન પછી આયા પછી જાય આયા પછી જાય એનું નામ સુખ કહેવાય તો કલ્પિત અને કલ્પિત ક્યાં સુધી આપડે કલ્પિત હીરાકંઠી ના પહેરાય કલ્પિત મોતી પહેરાય આ કલ્પિત મોતી પહેરાય ને સારો માણસ પહેરે એ તો આજના જમાના લોકો પહેરે ત્યાં તો કલ્પિત હોય મફત આ બધા ના મારે ના કલ્ચર ના દે સાચું જ જોઈએ ભલે નાના મોટી છે ચાલ આ તો બધું કલ્પિત બધું આ શું કલ્પિત તમને તમને સોનું આપે આ જગતના લોકો સોનું આપે તમને સુખ લાગે મને સોનું આપે દુઃખ લાગે મને જરૂર નહીં જિંદગી આપણા જૈન સાધુ સોનું અત્યારે માન્યતા પ્રમાણે સુખ કહેવાય છે કલ્પિત તમારી કલ્પના પર દુષ્પાક તમને ભાવતો હોય એટલે તમારો દુષ્પાક કરે છે તમારું મન ઉલ્લાસ ન હોય અને બીજો માણસ દુષ્પાક ના ભાવતો એનું મન ડિપ્રેશનમાં આવી જાય દુષ્પાક કોણ નથી આપડા આરોપણ આપડા આરોપણ આપડે આરોપ કહીએ તેવું લાગે અને આ તો સુખ સુખ કહેવાય કેમ કરે પછી દુઃખ કરવાનું જે સુખ પછી દુઃખ આવે અને આ સુખ છે ને તે એકાંત સુખ નથી આ અંદર તે આ સુખ ગમે તેટલું હોય તો અંદર નહીં અંતરદા પ્રયાસ કરતો હોય નિરંતર નિરંતર અંતરતા થયા કરે ઘણા માણસ ના છે કે દાદાજી પચાસ લાખ ઉપર અંતે બધા રૂપિયાઓ છે તમારી સારી છે છોકરા સારા છે ગાડીઓ છે છોરીઓ પણ સારી છે કોઈ જાત નથી છતાં અહીં ચેન પડતું નથી શું કારણ કે આ સુખ નથી આ વસ્તુ અને મય અંતરદાર બયા કરતો જો ગુના લઈને અંતરદાર બને શું ગુનો શું નામ આપનું કપિલરાય જોશી કપિલરાય છે શું સમાજે હા બધા લોકો અને આપણે જાણીએ કે ભાઈ અમને કપિલ નામથી ઓળખે છે પણ તમે કોણ હા પણ આ ભૂલ મોટા મોટી ભૂલ આ મૂળની ભૂલ મૂળની ભૂલ તેનો તેનો એ ગુનો લાગુ થાય કે તું જે તું એ જાણતો નથી નથી તે આરોપ કરું છું શું કે છે તું પોતે નથી તેનો આરોપ કરું છું કે ના હું જ છું કપિલભાઈ તો કપિલભાઈ બધાને ઓળખવાનું સાધન છે તમારે કેવું છે કે કપિલભાઈ આ છે ભાઈ જો આમ વ્યવહાર બોલવું છે કે હું કપિલભાઈ છું એમ બોલાય પણ ખરેખર નિશ્ચયથી ના બોલાય કે હું કપિલભાઈ જ છું પણ છતાં લોકો એને નિશ્ચયથી જ બોલ્યું કે પોતે કોણ છે ભોન નથી એટલે પછી આ જે લોકો નામ નામ પાડ્યું એ પોતે ઇફેક્ટ સાયકોલોજી થઈ ગઈ છે આ બહુ મોટો ગુનો આ તો આરોપ કર્યો આરોપ કર્યો જે પોતે નથી તેઓ પોતે માન્યો અને તે સ્વીકાર કર્યો તે રૂપે વર્તે છે એ ગુના નો તમને દાહ કર્યા કરે મૂળ સ્વરૂપ ને ઓળખવા માટે પ્રયત્નો કઈ જાતના અધ્યાત્મ શાસ્ત્રો ઊંચી ઊંચા પ્રકારનો હોય અને મૂળ સ્વરૂપ ખરી રીતે શાસ્ત્રો કામ કરતા નથી તો શાસ્ત્રો સાધન છે પણ મૂળ સ્વરૂપ ઓળખ્યું હોય એવા કોઈ પુરુષ હોય એવા કોઈ પુરુષ હોય ત્યાં જે નિવેડો આવે ને નિવેડો આવે શું મૂળ પુરુષ જાણ્યા હોય મૂળ સ્વરૂપ જેને જાણ્યું હોય મૂળ સ્વરૂપમાં ભ્રમણતા કરતા હોય ત્યાં જઈએ તો આપણે નિવેડો આવે હવે એના માટે આપણે તપાસ કરવા જઈએ બધા બહુ જણ એમ કે મૂળ સ્વરૂપનું જાણીએ છીએ તો પછી આપણે તપાસ કરવી આ બધા મૂળ સ્વરૂપ બધા જાણવા કે છે પણ કોઈના બુદ્ધિ કોના ખરાબ થઈ ગઈ તે જોવાનું પડે બુદ્ધિ ખરાબ થઈ હોય તો મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય બુદ્ધિ હોય તો મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય નહીં શબ્દથી થાય શબ્દે કઈ થાય અનુભવી કરી નહીં આ ને જયારે પોતે બુદ્ધિ ખરાબ જાય બુદ્ધિ બુદ્ધિનો એક શાંત બુદ્ધિ ના હોય ત્યારે મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય તો ત્યાં એવું એવા બુદ્ધિ વગરનો માણસ કરી કરાતો કેટલા હોય દુનિયામાં હા અમે એકલા બુદ્ધિ ગણા છીએ તમે જે જે કામ કરવું હશે નીકળી જાય તમારે જે કામ કરવું હશે નીકળી જાય પણ મૂળ સ્વરૂપ ને શોધો બુદ્ધિ હારી આવ્યા કરે હા બુદ્ધિ હારી આવે બુદ્ધિ હારી આવ્યા કરે ને કારણ બુદ્ધિ સંસાર ને હેલ્પિંગ છે શું એટલે ભૌતિક સુખ માટે હેલ્પિંગ છે અને પોતાના પોતાના સનાતન સુખ માટે એને પોતાનું પસંદ નથી કારણ કે પોતાનું મરણ થાય છે સનાતન સુખ થાય છે પોતાનું મરણ થાય છે એટલે પોતે એ તરફ જવા નહીં દેતો એનું જીવન ક્યાં સુધી છે આ ભૌતિક અવસ્થા સુધી રોગ છે જીવન છે બધું અને સનાતન સુખમાં બેઠો એટલે ભૌતિક એ ઉડી જાય એને જવું જ પડે બુદ્ધિ અને જ્ઞાનમાં ડિફરન્સ હોય બુદ્ધિ લિમિટ વાળી હોય જ્ઞાનમાં જ્ઞાન હા આ દુનિયાના બધા સબ્જેક્ટ જાણે અધ્યાત્મનો સંપૂર્ણ સબ્જેક્ટ જાણે હા પણ જ્યાં સુધી અહંકારી જ્ઞાન છે ત્યાં સુધી બુદ્ધિ જે જ્ઞાન અહંકારી છે એ બુદ્ધિ જે જ્ઞાન નિરહંકારી છે જ્ઞાન જે જ્ઞાન નિરહંકારી છે એ જ્ઞાન અને અહંકારી જ્ઞાન એ બુદ્ધિ નિરંકારી થવા માટે પ્રાપ્ત કરવું પડે નિરંકારી થવા પણ પાછું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે નિરંકારી હા બુદ્ધિ હેલ્પિંગ કરી હા હેલ્પિંગ સમજવા માટે મારી પાસે વાત સમજવા માટે બુદ્ધિની જરૂર નથી પણ વાત સમજવા પૂરતી પછી એને પોતાને જવું જ પડે એને પોતાને ખાલી કરવું પડે કારણ બુદ્ધિ એ શું છે કે ઇન્ડિરેક્ટ પ્રકાશ છે કેવો છે પ્રકાશ ઇન્ડિરેક્ટ અને જ્ઞાન એ ડિરેક્ટ પ્રકાશ છે હવે ઇન્ડિરેક્ટ પ્રકાશ એટલે શું ત્યાં સૂર્ય છે તે અરીસાની અંદર અજવાળું કર્યું સૂર્યનું તે અરીસા અને બેનો વ્યવહાર ડિરેક્ટ પ્રકાશ કહેવાય પણ અરીસો આપણે વાંકો મૂક્યો હોય અને એનું રસોડામાં અજવાળું લઈએ રસોડા જે અજવાળું પર છે ઇન્ડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ છે એ રીતે બુદ્ધિ અમાર સાથે આ રીતો નથી ના મીડિયમ શું થ્રુ આવે છે આ પ્રકાશ આત્મા નો પ્રકાશ અહંકાર ના મીડિયમ થ્રુ આવે છે એટલે બુદ્ધિ સૌ હોય છે વચ્ચે અહંકાર ને મીડિયમ જ વાપરી ગયું હોય તો જ્ઞાન હોય ચાર પ્રકાશ થાય એટલે અમારો અહંકાર મીડિયમ વાપરી ગયું એટલે જ્ઞાન થી વિવેક પ્રકાશ થાય જીવતો અહંકાર અમારો જે ક્રિયાકારી અહંકાર હતો તે વગરી ગયો હવે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો તો ચાર્જ અહંકાર બંધ થઈ ગયો એટલે નવા કર્મ ના ચાર્જ કરે જૂનો હોય એટલો અહંકાર થયો કે જૂનો ઉકેલ લાવી નાખે એ અહંકાર કોઈને નુકસાન ના કરતા હોય એટલે બુદ્ધિ અને પ્રકાશ જ્ઞાન માં આટલો ફેર ડિફરન્સ અને બુદ્ધિ લિમિટેશન છે અને જ્ઞાન તો એટલે જ મુશ્કેલી પડે છે બુદ્ધિ ના લિમિટેશન છે એટલે મુશ્કેલી પડે છે આ બુદ્ધિ ના લિમિટેશન છે એટલે જ મુશ્કેલી પડે છે બુદ્ધિ નું લિમિટેશન છે અને બુદ્ધિ પર પ્રકાશ છે કેવી છે બીજી વસ્તુનો પ્રકાશ કરે છે અને આ જ્ઞાન પોતાને અને બંને પરને બંનેને પ્રકાશે સ્વપર પ્રકાશે સ્વપર પ્રકાશે અને બુદ્ધિ પર પ્રકાશક છે હવે અહંકાર ઓછો કરવા માટે શું કરવું જોઈએ આપણે અહંકાર અહંકાર ઓછો કરવા માટે શું કરવું જોઈએ જેનો અહંકાર ખરાબ થઈ ગયો તો જવું અને લઈ જવું અહંકાર વધારવો હોય તો આ ગુંડા લોકોની પાસે ગયા અહંકાર ખૂબ વધી જાય એટલે જેવો સંગ એવો અંગરાજ એવું લાગતું નથી આપણે અહંકાર કાઢી નાખો છો કર્મ બંધાય નહીં એવો કર્મ બંધાય નહીં એવો હા કર્મ બંધાય નહીં એવો કર્મ બંધાય નહીં એવો અહંકાર કર્મ બંધાય ખબર નથી અહંકાર કર્મ બંધ એને કઈ નાખીને કર્મ અટકી ગયો અને આપડો સંસાર અટકી ગયો નેટિવ પ્લેસ કરી કામ નેટિવ પ્લેસ એની જોડે સંબંધ હોવો જોઈએ સંબંધ સિવાય બને નહીં અને જેની વાણી ન ગમે તેની જોડે સંબંધ હોવો જોઈએ ન ગમે તેની જોડે સંબંધ વાપરવાની જ ના ગમે ત્યાં બધા સંબંધ છે તેનો એટલે જ્ઞાની પુરુષ તો શું કહેવાય ચાર વેદના ઉપરી કહેવાય શું કહેવાય આત્મા વેદ નવ હા વેદ ચાર ભણી આટલા તમને વેચી મારો માથા ગુસ્સા કરીને કમી ગઈ કશું નથી લાગતું આત્મા શબ્દરૂપ નથી અને અમારા શબ્દ છે કે શું કહ્યું આત્મા થઈએ છે અવર્ણીય છે અહીં પુસ્તક પુસ્તકમાં ખબર શું છે પુસ્તકમાં આત્મા અવસ્ત છે વેદોની મુક્તિ ક્યારે થઈ ગઈ હોય વેદોની મુક્તિ થતી એટલે ગોટું જ્ઞાન કે જ્યાં આત્મા પ્રગટ છે આત્મા પ્રગટ હોવો છે જ્યાં ક્રોધ માન માયાલો એ થઈ બધી નબળીઓ ખરાબ થઈ હોય ત્યાં ત્યાં કામ લાગે ભગવાને ઘણા દિવસની વાત કરતા હતા આપણે નાખેલા ઈચ્છા થયા પછી કેમ કામ થતું નથી કે આપણે નાખેલા બીજે કોઈ નાખતો નથી બીજે કોઈ દખલ જ નથી એમની આ સંસાર તમારા વ્યવહારમાં કોઈ દખલ છે નહીં કોઈ માણસની કોઈ પરમાત્મા ની કોઈ દખલ છે નહીં તમારી નિષ્કોણ તમે છો કોને બનાવેલું લાગે છે દુનિયા જવાબ કઈ હતું એ સાંભળ્યું છે કે ઈશ્વરની ઈચ્છા શક્તિથી ટાઈમ અને સ્પેસ ઉભો છે એમાં એવું સાંભળ્યું છે કે ઈશ્વરની ઈચ્છા શક્તિથી ટાઈમ અને સ્પેસ ઉભું થયું અને એમાંથી જગત ઈચ્છા શક્તિ હોય ને એ ભિખાર ઉભો હોય જેને ઈચ્છા હોય ને તે ભિખાર હોય આ લોકો સમજણ નહીં પડે ઈશ્વરને બીજા ઈચ્છા શક્તિ વાળો બનાવ્યો ઈચ્છા શક્તિ એટલે ભિખાર હોય તો પછી કોને ટાઈમ અને સ્પેસ કોને ઉભા કર્યા હે તો પછી આ ટાઈમ અને સ્પેસ કોને ઉભા કર્યા આ બધું વિજ્ઞાન છે આ કોઈ કરનારો નથી જો કોઈ કરનારો હોય ને તો તો આપણે કોઈ દળાવી મુજબ ચાલશે ગોવા આપણને પડકાર કોઈ બાપો કોઈ ઉપરી નથી ન પડી સિંગલ કોઈ વ્યક્તિગત કોઈ છે નહીં કે જે તમારે બનાવ્યું હોય વ્યક્તિગત નહીં પણ કોઈની વ્યવસ્થા પ્રમાણે ચાલે છે સૂર્ય ચંદ્ર જે ફરે છે બધું વ્યક્તિગત નહીં પણ કોકની વ્યવસ્થા પ્રમાણે ચાલે છે સૂર્ય ચંદ્ર કોકની વ્યવસ્થા હોય તો એ પણ એનો ઉપરી ગયો ને કોકની વ્યવસ્થા એટલે કોક પણ એનો ઉપરી તો ખરું વ્યવસ્થા બધી કોઈ હોવો તો જોઈએ તો કોઈ હોવો તો જોઈએ પહેરેલો હોય મોટો કોઈ બી જાતો હોવો તો જોઈએ તમે કેવું લાગે પહેરેલો છે મોટો પહેલા સાયન્ટિસ્ટ પૂછતા હતા અમારે ક્રાઇસ્ટે કહ્યું છે God is creator of this world કે છે અમારે તો ક્રિએટર નો અર્થ કુંભાર થાય ગયું અમે એમ કુંભાર ના તમારી વાત એ કરી કઈ દ્રષ્ટિએ તે તમને કહું God is created correct by Christian viewpoint not by God is created The world is the puzzle itself. Itself puzzle. તો કોઈનો કરતા નથી કોઈ કરતા નથી કોઈ કરતા નથી હા કરતા કોઈ ન મળે આ પર વાગણા આવે ને એને વરસાદ પણ પાડતો વાદામાંથી વાદામાંથી હે રસાયણિક ક્રિયા થાય તે પડે વાદરામાં રસાયણિક ક્રિયા થાય છે એમાંથી વરસાદ પડે છે હા એ વૈજ્ઞાનિક ક્રિયાઓ થાય છે ભેગું થઈ જાય વાતાવરણ જરા ભેગું થાય તૂટી પડે આ સમજે ને વાદળા ક્યાંથી થાય છે કઈ ક્યાં દેશનું ઉત્પાદન છે એનું સૂર્યની ગરમી માંથી સૂર્યની ગરમી પાણી પર લાગવાથી પછી થાય આપણે કોને ઉત્પાદન કર્યું વરાળને વૈજ્ઞાનિક ક્રિયા છે હા સૂર્યને પૂછે ક્યાં ઉત્પાદન કર્યું કે હું ઉત્પાદન કરતો નથી કે હું કરતો અહીંયા આગળ ધરતી પર થાય કે તો દારિયાને કહે ત્યાં કર્યું તક ના રાતે કેમ નહીં થતું કે હું કરતો એટલે કોઈનું કર્યું નથી આ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ જેવા થયા છે એટલે નૈમિત્તિક માત્ર છે ખાલી નિમિત્ત તરીકે લાગે કે નૈમિત્તિક કરતા કરતા હોય તો માલિક થયો અને મારી થયો તો માટે મોક્ષ મોક્ષ શું હોય આ બધું દુર્ધાણી થાય મોક્ષ એટલે કોઈ ઉપયોગ નહીં મારો કોઈ ઉપરી નથી તો તમારો